એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ મારા નાના મોટા ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો પૂના પૂનામાં બેઠા બેઠા મિશિકા બહેન વાર્તા સાંભળે છે આવો આવો મિશિકા બહેન તમારી આંખો તો ખૂબ સુંદર છે ને ભાઈ સાંભળો ત્યારે આજે હું તમને બધા ભૂલકાઓને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ધ્યાનથી સાંભળજો પ્રભુલાલ દોશીની આ વાર્તા છે તેમણે મને સંભળાવી અને હું તમને સંભળાવું વાર્તાનું નામ છે બગલો અને શિયાળ શિયાળ અને બગલો પહેલા પાક્કા મિત્રો હતા પરંતુ શિયાળે બગલાની બનાવટ કરી તેણે બગલાને પોતાના ઘેર જમવા આમંત્રણ આપ્યું છીછરી ડીશમાં ખાવાનું પીરસ્યું બગલાભાઈની લાંબી લાંબી ચાંચ ડીશમાંથી ખીર ખાઈ શક્યા નહીં શિયાળ એકલું લબ લબ લબ કરતું હસતું હસતું ખીર તો ખાઈ ગયું એટલું જ નહીં પણ બગલાની હાંસી ઉડાવી એના ઉપર હસ્યું શિયાળ બગલો કઈ શિયાળથી કમ નહોતો હો મિશિકા શિયાળે કરેલી બનાવટ તેણે હસતા મુખે સહન કરી લીધી અને શિયાળને પોતાને ત્યાં જમવાનું વળતું આમંત્રણ આપ્યું કે શિયાળ ભાઈ તમે મારે ત્યાં જમવા પધારજો લુચ્ચુ શિયાળ બગલાની ચાલબાજ પારખી શક્યું નહીં ચાલબાજી એ તો બગલાને મૂરખ માનીને એના ઘેર જમવા ગયું બગલાએ લાંબા નાળચાવાળા સાંકડા મોઢાના કુંજામાં ખીર પીરસી બોલો આ શિયાળનું મુખ કુંજામાં જઈ શક્યું નહીં એટલે તે ખાઈ શક્યું નહીં બગલો પોતાની લાંબી પાતળી ચાંચ વડે બધી ખીર ખાઈ ગયો તેણે શિયાળની હાંસી ઉડાવતા કહ્યું શિયાળ ભાઈ મારી બનાવેલી ખીર તમારી બનાવેલી ખીર જેવી સ્વાદિષ્ટ નહીં હોય તેમ તમે ખીર ખાધી નહીં તે પરથી મને લાગે છે શિયાળ પણ ભારે લુચ્ચું હો મિશિકા એ તો સમય વર્તી ગયું અને હસીને બોલ્યું ભાઈ મેં તમારી મશ્કરી કરી અને તમે વળતી મારી મશ્કરી કરી તેનાથી મને જરા પણ દુઃખ થયું નથી ઉલટાનું તમારા જેવો બુદ્ધિશાળી મિત્ર મળ્યો તે મારા માટે ગૌરવની વાત છે શિયાળે બગલાના વખાણ ભલે ખીર્યા હો પરંતુ બગલાએ તેની રેવડી દાણા દાણ કરી હતી તેનો ડંખે ભૂલ્યું નહોતું તે બદલો લેવા માટે મોકો શોધતું હતું અને કેવી રીતે બદલો લેવો તેનો ઉપાય વિચારતું હતું શિયાળને એક યુક્તિ જડી તે જંગલના વેદ વાંદરાભાઈ પાસે પહોંચ્યું પોતાને ઊંઘ આવતી જ નથી તે માટે ઔષધિ આપવા કહ્યું દવા આપવા કહ્યું કે પોતાને ઊંઘ જ નથી આવતી વેદરાજ વાંદરાભાઈ તો પરોપકારી હતા બીજાનું ભલું કરતા ગમે તે પશુ પંખીનો મફત ઈલાજ કરી આપતા મફતમાં દવા આપે તેમણે શિયાળને ઊંઘ આવી જાય એવી દવા આપીને કહ્યું જ્યારે ઊંઘ ન આવે તેવું લાગે ત્યારે આ ઔષધિ લેજો પરંતુ બહુ થોડા પ્રમાણમાં લેજો નહીતર મુશ્કેલી થશે શિયાળ તો વાંદરાભાઈનો આભાર માનતું આનંદથી નાચતું કૂદતું ઘેર આવ્યું બીજે દિવસે શિયાળે તળાવ કાંઠે ગયું એ તો પાછું હો બિલ્લુ બગલો તળાવમાં ઉભો ઉભો માછલા પકડતો હતો શિયાળે બૂમ મારી ઓ બગલા ભાઈ ઓ બિલ્લુ ભાઈ કેમ છો બગલાએ તળાવ કાંઠે શિયાળને જોયું એટલે તે ઉડીને કાંઠે આવ્યો અને કહ્યું આવો આવો શિયાળભાઈ ઘણા દિવસે મિત્રની ખબર લેવા આવ્યા એકાદ બે માછલીની ઉજાણી કરશો ખાશો ના અત્યારે નહીં હું ખૂબ કામમાં છું તમને આવતીકાલનું ભોજનનું આમંત્રણ આપવા જ ખાસ આવ્યો છું આ વખતે તમને અનુકૂળ પડે તેવી રીતે કુંજામાં જ ભોજન પીરસવાનું છે જેથી તમને મુશ્કેલી ન પડે અગાઉ મારાથી જે ભૂલ થઈ ગઈ છે તેનો મને હજુ પસ્તાવો થાય છે બગલાભાઈ એટલું જ નહીં પણ તમે તે દિવસે મારા ઘેરથી ભૂખ્યા પાછા ગયા તે હું ભૂલી શકતો નથી બગલાભાઈ તમે એક વખત મારે ત્યાં સંતોષથી જમો તો જ મને શાંતિ થાય તેમ છે માટે કાલે જરૂર પધારજો લો બોલો આટલું કહીને બગલાની વિદાય લઈને શિયાળ તો ચાલતું થયું બીજે દિવસે સવારમાં બે ચાર માછલીનો નાસ્તો કરી અને બગલો તો શિયાળના ઘેર પહોંચ્યો શિયાળે જમીન સાફ કરી જાજમ બિછાવી રાખી હતી આસન્યા પાથરી રાખેલા જાજમ ઉપર સ્વચ્છ અને ઊંડા નાળચાવાળો કુંજો મૂક્યો હતો બગલાને જોતા શિયાળે ઉઠીને આવકાર આપ્યો આવો આવો બગલાભાઈ મીઠી મીઠી વાતો કરી અને પછી કહ્યું આજે તો મેં ખૂબ જ મહેનતથી અને પ્રેમપૂર્વક ખીર તૈયાર કરી છે બગલાભાઈ આ તમે એક વખત મારે ત્યાં સંતોષથી જમો તો જ મને નિરાશ થાય માટે કાલે જરૂર પધારજો એવું શિયાળે કીધેલું એટલે બગલો તો આવી પહોંચેલો હો ભાઈ અને મેં તમને કીધું એમ જાજમ ઉપર કુંજો મૂકેલો મીઠી મીઠી વાતો કરી અને પછી કહ્યું આજે તો મેં ખૂબ જ મહેનતથી ને પ્રેમથી ખીર બનાવી તમે આવ્યા એ મને ખૂબ ગમ્યું તમારા માટે કુંજામાં ખીર રાખી છે જેથી તમને ખાવામાં મુશ્કેલી નહીં પડે બસ હવે મજાથી ખીર ઉડાવો તમ તમારે બગલો લુચ્ચો હતો મિશિકા તેને થયું કે આ શિયાળને એકાએક આટલો બધો પ્રેમ સાથે ઉભરાઈ આવ્યો હશે એટલે તેણે કહ્યું શિયાળભાઈ કુંજામાંથી તો હું એકલો જ ખાઈ શકું પણ તમે કેવી રીતે ખાશો એક ડીશ લાવો હું તમને જમાડ્યા પછી જમીશ તમે મહેમાન કેવા આવ શિયાળે કહ્યું હું મહેમાન તરીકે નથી આવ્યો બગલો કે હું તો મિત્ર તરીકે આવ્યો છું મિત્રો તો સાથે જ જમે ને બગલાએ એમ કીધું પણ મેં તો બધી ખીર કુંજામાં રાખી છે હવે બહાર કાઢવા જઈએ તો ઢોળાઈ જશે માટે તમે જમી લો હું પછી બાકી વધશે તે ડીશમાં લઈને જમીશ શિયાળે એમ કીધું અરે મારા ભાઈબંધ એવું તો થતું હશે તમે ડીશ લાવો હું જરા પણ ખીર ન ઢોળાય તે રીતે ડીશમાં કાઢી દઈશ બગલાએ હસતા હસતા કહ્યું ના છૂટકે શિયાળને ડીશ લાવવી પડી તે ડીશ લાવ્યું એટલે બગલાએ પોતાની ચાંચમાં ખીલી જેવો સખત પદાર્થ લઈને કુંજાના નીચેના ભાગમાં કાણું પાડ્યું છિદ્ર તે છિદ્ર વાટે તે કાણા વાટે નીકળતી ખીર ડીશમાં ભરી દીધી પછી તરત જ શિયાળના ઘરમાં પડેલી માટીથી તે છિદ્ર પૂરી દીધું પૂરી દીધું પાછું બગલાએ કહ્યું ચાલો શિયાળભાઈ શરૂ કરો હવે તો બંને સાથે ખીર ખાઈ શકશું આપણે શિયાળ ન ખાવા માટે બહારનું કાઢી શકે એવું તો રહ્યું નહીં પરંતુ ખાવું ન પડે એ માટે તેણે વિલંબ કરવા માંડ્યો મોડું કરવા માંડ્યું બગલાની શંકા પાકી ગઈ તેણે કહ્યું શિયાળભાઈ મારે એક નિયમ છે જ્યારે હું કોઈ મિત્રના ઘેર જમવા જઉં છું ત્યારે મને આમંત્રણ આપનાર મિત્ર જમવાની શરૂઆત કરે તો જ હું જમું છું કારણ કે એક વખત એક મિત્રએ મને જમવા આમંત્રણ આપેલું હું જમવા બેઠો તેણે મને આગ્રહ કરે રાખ્યો અને હું બધી રસોઈ ખાઈ ગયો <laughs> મિત્રને ભૂખ્યા રહેવું પડ્યું તે દિવસથી મેં આવી પ્રતિજ્ઞા કરી છે શિયાળની સ્થિતિ તો કફોડી થઈ એ ન જમે તો બગલો પણ ન જમે અને તેમ થાય તો યુક્તિ નિષ્ફળ જાય એટલે તેણે વિચાર્યું કે હું થોડુંક ખાઉં ખાતા વાર લગાડું તે દરમિયાન બગલો જાજુ ખાશે એટલે તે વહેલો બેભાન થઈ જશે અને હું તેનું કામ પતાવી દઈશ શિયાળે ખીરના એક બે ઘૂંટડા કોળિયા ધીમે ધીમે લીધા અને બગલા ભણી જોયું બગલાભાઈએ ધીમે ધીમે કુંજામાં ચાંચ બોળી અને લબકારા બોલાવ્યા પણ ખીર ખાધી નહીં હો મિશિકા તે શિયાળ શું કરે છે તેની રાહ જોતો કુંજામાંથી ખીર ખાવાનો દેખાવ કરતો રહ્યો ખીર પેટમાં જતા જ શિયાળ તો બેભાન બનીને ઢળી પડ્યું બગલાએ તે જોયું શિયાળની યુક્તિ તે સમજી ગયો અને પોતાની ચાંચ કુંજામાંથી કાઢીને હસતો હસતો ખીર ખાધા વગર ચાલ્યો ગયો તો મિશિકા બેન આ બગલો આવો ચતુર બની ગયો હતો તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશો ભાઈ આવજો